જિન મુદ્રા વિતરાગો શું કહે છે અમે કશું જ સ્વીકારતા નથી અને તું જે આપીશ તે તને રિટર્ન વિથ થેન્ક્સ તું ચાર આના આપીશ તો તને અનેક ગણું મળશે ફૂલ નાખીશ તો અનેક ગણા ફૂલો મળશે અને ગાળ આપીશ તો તે તને અનેક ગણી મળશે એક ફેરો વિતરાગને માટે મન વચન એકતાથી ખર્ચી તો જો આ વિતરાગોની જ આવી મૂર્તિ હોય છે બીજા કોઈની આવી મૂર્તિ જોઈ છે આ તો વિતરાગ મુદ્રા કહેવાય જેવી જેની મૂર્તિ તેવું તેનું ડેવલપમેન્ટ વિતરાગ ભગવાનની મૂર્તિ શું કહે છે જો તારે મોક્ષે જવું હોય તો આ ભવ પૂરતું હાથ પગ વાળીને બેસી રહેજે એટલે કે મશીનરી બંધ કરીને બેસી રહેજે તોય તારું બધું ચાલે એવું છે મૂર્તિમાં જોવા જેવું શું છે પથ્થર જોવા જેવો છે આંખો જોવા જેવી છે આ તો આંતરિક ભાવ બેસાડવા માટે છે કે આ ભગવાન મહાવીરની મૂર્તિ કેવા હતા ભગવાન મહાવીર કેવા વીતરાગી અત્યારે તો હવે આંતરિક ભાવ થતા નથી તે પછી મૂર્તિ પર આંગી કરી તે સુંદર આંગીથી ચિત્ત એકાગ્ર થાય અને તોય ચિત્ત એકાગ્ર ના થાય તો ઘંટ વગાડે કે તેનાથી બહારથી ગીતો આવતા હોય કે લડવાડ થતી હોય તો એ ચિત્ત ત્યાં ના જાય ને પાછું ધૂપ સળગાવે તે સુગંધમાં તન્મયાકાર રહે આ તો જે તે રસ્તે પાંચ ઇન્દ્રિયોને અહીં એકાગ્ર રાખે તે જે સેકન્ડનો નાનામાં નાનો ભાગ એકાગ્ર રહે તોય એટલું તો કમાયો ને આ તો શું કે જરાક વઢવાણ થાય અને કોઈ ધૂળ ઉડાડે તો એ લોક ભેગા થઈ જાય છે શાને માટે ક્યાંય ચિત્ત એકાગ્ર થતું નથી ત્યારે કાંઈ નવું જોવા જેવું મળ્યું તો ચિત્ત એકાગ્ર થાય આ તો ભગવાનની મૂર્તિ પાસે ચિત્ત એકાગ્ર થતું નથી તે બીજે ક્યાં ચિત્ત એકાગ્ર થશે મહી પાર વગરની બળતરા છે તે ક્યાંય એકાગ્રતા નથી થતી આ તો અટકણવાળા ઘોડા પાસે બંદૂકીઓ ટેટો ફોડે તેવા લોક થઈ ગયા છે કરુણા ખાવા જેવા લોક છે તે એક ફક્ત કરુણા રાખવા જેવું છે